પેલા લોકો કઈક આ મંદિર ને કઈક હલાવવા જાય તો એની વિપરીત દશા થઈ જાય એટલે હોલ્ડ કરી દે કારણ કે મગજ પાવરફુલ ખરા બ્રેન ટોનિક પીટેલા બ્રેન ટોનિક પીટેલા એટલે પછી જો મય ભગવાન બેઠેલા હું આ મંદિર કઈ અલગ જાય કોઈ વખતે તો મુશ્કેલી બે પડી જાય ને એટલે મેં હોલ્ડ તો કરી લીધેલા બધાને એક એક માણસ હોલ્ડ હોલ્ડ એટલે જેલમાં આ નહીં તો પછી વિરાટના કરી નાખે ને ને વિરાટના કરી દીધા હા આપણા જે ઓછણ હતા તેમ એ તો પછી કહ્યું કે રણછોડભાઈ તો મિસાલ લઈને જાય છે હા અમારી જોડે પેલા કાંતિ કાંતિભાઈ બેઠેલા પેલા નીચા સાથે બોલ્યા કે મિશન તો લઈ લઈ જાય છે બરોબર નથી તો કાંતિભાઈ તમને સમજણ નથી પડતી પૂરી આ તો બહુ મોટું મિશન લઈને જાય છે તમને ખબર નથી અને તમે એમને એમને આ જતા પહેલા મળ્યા નથી રણછોડભાઈને જતા પહેલા મળ્યા નથી એટલે તમને એની ખબર નથી ખબર નથી બાકી એ તો બહુ જ મોટું મિશન લઈને જાય છે પછી કે મને ખબર નહીં કે ખબર ના હોય ખબર ના હોય એટલે ના પણ સારું ચાલે કે દરેક સારું સારું રણછોડભાઈ કઈ બોલ્યા હતા ને રણછોડે બોલ્યા હતા મને સંભળાયું અમને એકલું સંભળાયું હતું આપણા પંડ્યા ભાષા ચોખ્ખી હોય એટલે સંભળાય મને સંભળાય પણ તે બોલ્યા ને રણછોડે બોલ્યા હતા ને કે દાદાના આશીર્વાદ લઈને હું જઉં છું જો કે મેં કંઈ પ્લાનિંગ કર્યું નથી ત્યાં શું કરવું શું નહીં પણ મને એવી ચોક્કસ ખાતરી છે કે હું જે વિચારો લઈને જઉં છું એ વિચારો ત્યાં આગળ હું બરોબર પ્રસરાવીશ નહીં ખસાશે એટલે સરસ કઈ લઈને મેં મેં કહ્યું હતું એમાં એમને એવું કહ્યું હતું કે ત્યાંથી ભાતું લઈને આવે પાછા મેં કહ્યું ભાતું ત્યાંથી નથી લાવવાનું અહીંથી તમે ભાતું લઈ જાઓ ત્યાં વેચો તઈનું ભાતું અહીં લાવવાની જરૂર મને બહુ માલ છે અહીંથી તમે ત્યાં વેચો ભાતું લઈ જઈને હે ખૂટે એવું નથી તમે એવું બોલે વધારે વધારે બોલે એટલે તમે તમે બોલાયો એટલે બોલ્યો બીજું કઈ નહીં સારું કાલે એ સારું આ હોય ને ને આ લોકો ના માને એવું છે ને માનવાનો વાંધો નથી એ લોકોને પણ આ જગ્યાએ આમ ના હોય એ સ્કૂલની અંદર બહાર બગીચામાં હોય શું પણ આ જગ્યાએ ના હોય પણ તે રણછોડજી રણછોડજી ઘુસાડી દીધું શું રણછોડભાઈ ક્યાં ઘુસાડ્યું છે કોઈ ઘુસાડતું નથી એની મેટ જ <laughs> બેસી જાય કાલે વળી બહુ આનંદ બધો ખૂબ આવી ગયો પણ બહુ આનંદ આવી બહુ આનંદ બહુ આનંદ મને કહે છે મહાત્મા એટલા આવો કે ચંદ્રકાંત ભાઈ ને એમનો પરિચય સારો છે સારો પરિચય સારો પરિચય એટલે ગીતા ગીતાંત રાખી એની ઈચ્છા છે ખરી જીવન યજ્ઞમાં નાખ્યું છે જીવન આખું યજ્ઞમાં નાખ્યું ઓગણીસ ઓગણીસ વર્ષ ઓગણીસ વર્ષની હતી ત્યારે પ્રચાર અર્થે આફ્રિકા ગઈ એટલે ઓગણીસ વર્ષ બીજા આડત્રીસ વર્ષની ઉંમર થઈ એટલે ઓગણીસ આડત્રીસ ઓગણીસ વર્ષ સુધી આ કામ કરે યજ્ઞમાં નાખ્યું અને યજ્ઞમાં નાખે તો પછી બધું ફેરફાર સત્તર હજાર છોકરાઓ છે સત્તરસો સત્તરસો સત્તરસો થવાના અમે આવી મોટી બોલીઓ કરીએ છીએ ગુજરાતી કરીએ સત્તરસો ને સત્તર હજાર બોલી ગયા એટલે થવાના હશે જ્ઞાની વાણી ફરી ના હજાર કેવી રીતે છે થઈ જાય આમાં હજાર એક છે હજાર પહેલી ચોપડી પણ પહેલી ચોપડી થી મેટ્રિક સુધી એટલે આમાં હજાર અગિયારસો છોકરા છે આમાં છોકરાઓને ભણ ભણતરમાં રિલીફ ખરી કે શાની એટલે ફીઓ ઓછી આપવી પડી આમાં આઠમા ધોરણથી ફી નથી આઠમા ધોરણથી આગળ ફી નથી બધી બધી સ્કૂલોમાં બધી નિશાળોમાં ગુજરાતની બધી નિશાળોમાં આઠમા પછી ફી નહીં એ સરકાર ફી આપે છે સરકાર તરફથી ફી મળે છે અને એક થી સાત ધોરણ સુધી ફી કરી પછી સરકાર એને માફી આપી આઠ થી આઠ થી ઉપરના ધોરણ માટે આઠ થી ઉપર ધોરણની ફી નહીં મફત ભણવાનું કેમ નાના છોકરાને મફત ભણવાનું હોય ને નાના છોકરાને એવું છે કે અહીંયા મ્યુનિસિપાલિટીની જે સ્કૂલો છે બધી એમાં મફત ભણવાનું પણ જ્યારે ખાનગી નિશાળમાં છોકરા ભણાવવા હોય એને ફી આપવી પડે અને પેલી આઠમાંથી ઉપર બધી સરકાર ફી આપે છે એટલે એને કોઈ ફી ભરવાની નહીં અને નિશ્ચય રીતે બાધી હેલ્પ આવતી પેલા કારવણ વાળા ખરા ને કારવણ વાળા એ દયાભાઈ દયાભાઈ સામળભાઈ એમણે પૈસા આપ્યા છે હા અને પેલા કૃષ્ણાનજી સ્વામી બહાર જાય છે ફરે છે ત્યાંથી પણ થોડા ઘણા પૈસા આવે લાવે છે આપે સારું છે પછી સારા થાય છોકરાઓ સારા થાય સંસ્કાર ત્યાં બરાબર હશે પેલી સ્કૂલોમાં પેલી સ્કૂલોમાં આ તો સવારના જે એક થી સાત ધોરણ એક થી સાત ધોરણમાં ગ્રંથરભાઈ સારું કર્યું છે અને એને કરતા ગીતાબેન ત્યાં છે તે એક થી સાત ધોરણમાં કાયમ ગીતાના અધ્યાયો શરૂ આમ ચાલ્યા કરે છોકરાઓ સંસ્કાર સારા સંસ્કાર સારા સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. સચિન ગઈ છે હા ખરી શું રિલેશન આપણે મહાત્માઓ આપણા મહાત્માઓ એટલે બે વિચાર પાંચ એટલે એટલે સેવા લેવા જેવા, સેવા કરવા જેવા. સેવા કરવા જેવા, સેવા લેવા જેવા. સમજ્યા કરાય જલ્દી લીધી જાય એટલે મુશ્કેલીઓ વધુ આવે હા હા ગળો નીકળે ખરો નિકાલ થઈ જાય નિકાલ થઈ જાય ઉકેલ આવી જાય એટલે ટાઈમે ખરું એ રે ચોખ્ખો વાગે એટલે બરાબર બહુ જોર કરે અચ્છા પેલું પેલું બંધાર બંધ થઈ ગયું ને હા અને સંભાર નિરંતર ઉભો રહે હા એટલે સકામ જોર ભ્રષ્ટ ચાલુ છે પેલું જે દસ વર્ષથી દસ વર્ષનું જે ભોગવવાનું હતું એ બધું એક વર્ષમાં કેવી રીતે ઉતારી આલે આપણે અડચણ ના પડે એવી રીતે ઉતારી આવે વિતરાગી વિજ્ઞાન વિતરાગી વિજ્ઞાન વાંચતા નથી લોકો અધર્મ ને ધક્કા મારીને ધર્મ કરે છે શું કરે છે અધર્મ ને ધક્કા મારીને ધર્મ બરાબર કોકને ધક્કો મારીને આપણો ધર્મ થતો છે એ મહેનત ત્યારે પાર આવે ત્યારે ધક્કા મારી મારી ત્યારે પાર બરાબર આખું જગત ધક્કા પડી અધર્મ ને ધક્કા મારો મારો અધર્મ ધક્કો મારવા નામ જ કે છે હા હા હા બરાબર એ ધર્મો પડી બધા પછી એને જ્ઞાની પણ ભેગા થાય તારે એને સમજાય ધર્મ તો સનાતન છે આ તો ટેમ્પરરી બરાબર છે એ જ્ઞાન એ જ્ઞાન ઘનાત્મા કહેવાય કેવું જ્ઞાન ઘન એનો ધર્મ ધર્માત્મા બરાબર છે ધર્મા ધર્માત્મા એને વિમોડ મૂળ આત્મા કહેવાય ધર્માધર્મ આત્મા મૂળ બીજો જ્ઞાન ગણ આત્મા યંત્રાત્મા અને બીજો વિજ્ઞાન ગણ આત્મા એ સંતિદાન બરાબર બરાબર છે આપણે સિવાય જોઈએ છે શ્રીમંદર સ્વામી બરાબર એમના હમણાં બેસી બહુ થઈ ગયું એમનું એમના હમણાં બેસી એ ખુરશી એ ખુરશી પર બેહાડે તો બેસવા જેવું હમણાં નથી નથી નથી નથી કામ નીકળી ગયા મહારાજા ના તમારે લીધે નહીં તો ના વળે આ તો આ તો આ તો બળવો કહેવાય આ તો બળવો કહેવાય બળવો કહેવાય એ પ્રભુ શ્રી બરોબર કર્યો ને છે આ બાજુનું ઉત્તરખંડ આખો ધરતી ડૂબી ગયો એવું થઈ ગયું એવું થઈ ગયું બરાબર તો આ કેટલો મોટો બળવો કહેવાય ઘણો મોટો ઘણો મોટો ઘણો મોટો અને એ લોકોનું કલ્યાણ એમને એમ થઈ ગયું ને કે અમારા અનંત અવતાર જો બગડત જો શાંતિલાલ ભાઈ આંગળી ના કરી હોત તો ખાલી આંગળી કરી મહેનત તો કરી પડી જાય પણ <laughs> આ બે પાયાવા બે વજ્રેશ્વરી નું આવ્યા તો ક્યાંથી થાત વજ્રેશ્વરી આપાયા અને નીરુબેન ને ખેતરીભાઈ જો ન મળ્યા હોત તો સતલાલભાઈ ને કઈ ખબર નથી મને કહ્યું મારે પગાર વધારવો પડશે <laughs> <laughs> એવો પગાર વધારો કે મોક્ષ માં જલ્દી પહોંચે પગાર મારે વધારવો પડશે તમે ના કરો તમારે પગાર ના વધારો કરવો પડે નહીં તો વધારે પગાર આપવો પડે તો આગળ આપણે વજરેશ્વરી ગયા ને ત્યાંથી દરવાજે ઉગડ્યો ત્યાંથી દરવાજો ઉગડ્યો તેનો શબ્દ શું કહ્યું તેનું એટલે બેન આપણે પેલા ગામડામાં ગયા હતા પેલું નહીં કોઈડી બેઠા હતા તે શું નામ માથે પીધું સાસન ગાવ સાસન ગાવ સાસન ઘર સાસન ઘર નો જમીન દિવાય પાસે એ તો જ્ઞાની ના દર્શન થયા પછી ઠેકાણે આવ્યા ના એમ નહીં ના આવે તે પણ એવો માલ છે એવો માલ છે પણ આ તો તમારા ઠેકી નહીં તો આ માલ તે પણ નહીં આ વગેરે નહીં એક્સિડન્ટ ના વગેરે એવો માલ પણ મારે એક શબ્દ હતો ને કસાય સહિત પ્રભુ પ્રાણ ત્યાં જ ઓરડીમાં કીધેલું છે ત્યાં ગામડાની અંદર પેલી ઓરડીમાં આપે કીધેલું છે ભયંકર બંધન છે ભયંકર કરો છો એની જવાબદારી સમજો છો ભાઈ પ્રવૃત્તિ કરી આપડે તપાસ મળી આવે અહીંયા કરો બાપજી બાપજી કરનાર બધા કોક કોક કોઈ છોકરાની લાલચ આવી કોઈ કોઈ બીજી લાલચ કોઈ મોક્ષ મોખરી લાલચ કોઈ આવતું નથી સ્વાર્થ માઇક સુખ ધર્માધર્મ અધર્મ આમ કરતા ભૂલી ગયા આમ કરતા ભૂલી ગયા બધાને કહ્યું ભગવાન ને કોઈ જે જે કરે તો ભગવાન હમા જે જે એ એ આમ નતા કરતા વખતે એ આમ કરે તો ભાઈ એ તો માલિક છે જો આખા બ્રહ્માંડી માલિક છે વખતે આમ થઈ ગયું હતું એમનો વાંધો ના ગણાય કારણ કે વેપાર પૂરો થઈ ગયો સંપૂર્ણ થઈ ગયો તમે આમ કરો છો કઈ જોખમદારી ઉપર શું કમાણી ઉપર ખોટ ખાવ છો આ બધું પણ થઈ ગયો હા હવે આમ જ આમ નહીં હાથ બંધ થઈ ગયો આમ અંદર ક્યારે વ્યાખ્યાન આપતા લગભગ સો દોઢસો જણા બેઠા હતા અને અમારે કચ્છીબેન જવાનું થયું એકદમ બંધ થઈ ગયા અને જાઓ પેલા જાઓ કે પહેલા અંદર અંદર જાઓ રૂમમાં વ્યાખ્યાન વાંચી તો બંધ કર્યું કટ ઓફ કર્યું બે મિનિટ માટે બંધ થઈ જય સચિદાનંદ સચિદાનંદ સચિદાનંદ સચિદાનંદ સચિદાનંદ જય સચિદાનંદ પચીસ મહિના બેઠા હોય તો છોડીને પાસે બેસાડવા છે પચીસ મહિના માણસો બેઠા હોય ને તો એ સત્સંગ આપણી સાથે કરે ના એ લોકો આખો ચિંતી ના ડ્યુઅલ ક્વોલિટી નહીં ના ડ્યુઅલ તો શાંતિલાલ બી અપાવે જ ને શાંતિલાલ બી સમજી જાય કે આ દહીંમાં દૂધમાં રાખે છે કે એકમાં જ તું આવ્યો છો જય સારો ઉકેલ આવશે ઉકેલ સારો આવું પાછ કરતા હોય મહારાજ ફરી જાય ને આખું બધું ફરી જાય ડેરાવાસી માં કોઈ હિસાબ નહીં દિગંબર બહુ શેર થાય દસ <laughs> હજાર ભેગા ગામ હા કાશી નું ધામ કાશી ધામ જેવું છે તો જુદી રહ્યા કહી દઈશ શું તારે મારી પડી લે તારું કહી એવું છે કે તારું મશીન કઈ ચાલતા કરું બોલું છું વાઘ વિચાર વગર નહીં બોલતો કારણ કે એવું છે ને વાઘ ને છે તે કરવું હોય ને સરકત માં બહાર કાઢવા હોય ને તો ધંધો બંધો રાખવો પડે ના રાખવો રાખવો પડે હા એનો એનો સ્વભાવ પર જતો રહેવાય શું એટલે સ્વભાવમાં ના આવે તમારે વાઘ કે પણ છતાં કૂદ્યો તો કહેવાય ને ને અનંત શક્તિ વાળો છે જો અનંત શક્તિ વાળો હું જો ચાલ્યું તો કહેવા દે ઉપરથી કે સાહેબ શબ્દ જો સાંભળે નહીં તો માથું તોડી નાખે એવો શબ્દ છે શું કહ્યું કસાય શહીદ બરાબર કસાય એમના તો ગયા એમના કસાય તો ગયા જ નથી બરાબર છે શાસ્ત્ર સંજળભાઈ શાસ્ત્ર જાણકાર હોય ને તે મને પ્રશ્ન પૂછે શું કશાય રહિત જ પ્રપણા કરી શકે એવું હું પૂછે તે પૂછે ને પ્રશ્ન પૂછે જ ને ના પ્રશ્ન તો પ્રશ્ન તો પૂછે ને માણસ મને કહે છે કસાય રહિત જ પ્રમાણ કરી શકે હું કહું કે આ કસાય રહિત તો કરે પણ બીજા લોકોને અધિકાર છે કઈ કશાય છે એ વાળાને કેવું તે તમારે અધિકાર જાણવો હોય તો કહું કેવું કારણ કે જેના કશાય લોકોને માલમ પડી જાય છે કે મારા આંખ કડક થઈ લાગે છે લોકોને માલમ પડી જાય પડી જાય કસાય ઓપન થઈ જાય કસાય પણ કોઈને દુઃખદાય ના થઈ પડે એ કસાયને ભગવાને ચલાવી લીધા શું કહ્યું એ પ્રરૂપ ના કરી શકે કેટલા દેખાય પણ નુકસાન ન કરે આ લિમિટ આ લિમિટ થી ઉપરના માણસો પ્રવચન કરી શકે અને આ લલિતના નીચેના માણસો કરે જોખમ છે શું કહ્યું ક્રોધ થાય ઉગ્ર થાય પણ હા લોકો સમજી જાય મારા જરા ઉગ્ર થઈ ગયા છે પણ કોઈને નુકસાન છે તે દુઃખ થાય એવું વર્તન ના હોય શું કહ્યું દુઃખ થાય એવું આ છેલ્લી લિમિટ બરાબર છે કે થાય બીજાને આગલાને દુઃખ ન થવું જોઈએ આગલાને દુઃખ ન થવું જોઈએ પોતા એકલાને થાય મને ચમચમ જરા પણ બીજાને ના થવું જોઈએ તે ત્યાંથી બધીથી કરશે પ્રવચન કરવાનું શું અને કસાય રહી પ્રગરપણા એ તો સાદાત કહેવાય શું કહેવાય એ તો સાદું એ તો મુસ્લિમો પારસીઓ બારસી બધા સાંભળે કોઈને અડચણ ના આવે શું વિરોધી નહીં પણ અડચણ ના આવે કોઈ અડચણ ના આવે વિરોધી નહીં પણ અડચણ હા એ કસાય રહિત પ્રવૃત્તિ કહેવાય એ જ્ઞાની થી જ્ઞાની થી મળી જ્ઞાની એટલે જીન જ્ઞાની એટલે જીન જીન થી મળીને જીનેશ્વર સુધીની બધી કથા એ છેલ્લું છેલ્લું ઉપર છે એ છેલ્લા પ્રોફેસરો છે પણ કશા સહિત ચાલી શકે ખરું પણ તે અમુક ખાધું નહીં એવો લાવો એક એક પણ મારે આચાર્ય લાવો હું હું નમસ્કાર કરવા તૈયાર છું કસાય રહીત વાળો કસાય રહીત નહીં કસાય રહીત ના હોય પણ ના કામ વખતે ના હોય એ લોકો કશી કરે એવું નથી ભાઈ પણ હું કહું છું ભાઈ તમારા ઉગ્રતા થાય તેનો વાંધો નથી પણ કોઈને નુકસાન કરે કોઈને દુઃખદાયી નહીં કોઈ એવા છો તે પોતે જ નાખે અરે મારા શિક્ષક મારાથી કંટાળી જાય છે રાખો મેં ગાળો પડતો છે મનમાં શું મનમાં ગાળો પડે ના પડે શું જ્યાં આનંદજી મહારાજ સૌથી મોટા મોટા આચાર્ય આખું વિતરાગ ભગવાનનું આખું શાસનનું શણગાર જેવા પુરુષ તે માણસ બૂમ પાડી ઉઠ્યા કે એ જે અજીતનાથ ભગવાન તમે તો ક્રોધમાન માયાલો રાગ ખીચા એટલે તમે પુરુષ થયા પણ હું તો પુરુષ જ કેમ કહેવાય ક્રોધમાન માયાલો રાગ દ્વેષે મને જીતી લીધો છે હા હા હું પુરુષ જ કેમ કહેવાય કે તો જે આખું સાસુનો શણગાર તે નથી તો બીજા બધાને કશું મારે નહીં એ શણગારથી કોઈ ઉપર મોટો ઊંચો થયો છે અમારે તપાસવાનું ના રહી વિગત તપાસવાની રહી નહીં આધારે વિગત તપાસ્યા બોલો છો મને કોઈ કહેશે તારું કોઈ એનો શણગાર એક્સેપ્ટ બધા નાખું શું એ કહે છે દેહ કાળમાં રહ્યા નથી શું બરાબર અને દિવ્ય ચક્ષુ વગર તમારો માર્ગ મળે એવો નથી આ કઈ અહીંથી છાણી જઈએ એવો રસ્તો નથી કે અહીંથી ચાલ્યા જઈએ આ સ્થૂલ માર્ગ નથી દિવ્ય ચક્ષુનો માર્ગ મારા સ્વરૂપ હા તમારી બે સતીઓ છે કલાવતીબાઈ અને પ્રમોદ સુધા એ તો એ તો વાત જ મને મળ્યા ને મારું મારું જોગ ના ખાતો કે મને જ્ઞાન ના મળ્યું એનું રડવું આવ્યું આ બળવો ના કરે પણ એમને લીધી કારણ પેલો બળવો કરનારા માણસ ના મળે છે તેને પંક્તિ કરનાર જોઈએ ને આ બધા ચાવી વાળા પુત્ર કેવા જે ચાવી દે તો ચારે એમને દે શંકરાચાર્ય સારું કર્યું અને હવે પાઠ નીકળે ને પાઠ તો હવે હવે એમના ના કહેવાય ને પાઠ સુધી ખાલી થઈ ખાલી થઈ ગયું એવું ના કહેવાય સ્થાપિત કાળ પૂરો થયો પાઠ ચાલુ થઈ ગયું પાઠ ચાલુ થઈ ગયા માટે આમાં કહી શકીએ લોકોને પાઠ ચાલુ થઈ ગયું સજીવન થઈ સજીવન થઈ જય શાંતિભાઈ શાંતિભાઈ તમે બે હતા તો ને નિરુબેન ને તમે ન મળ્યા કઈ થતે કડી પછી કડી મળવી જોઈએ ને સાયકલ મળવી જોઈએ ને બીજા કોઈ મારા છે તે બરોબર તૈયાર થયા છે કે નથી થયા એક પેલા પેલા મોટા માસતીજી ખરા ને હીરાબાઈ હીરાબાઈ માસતીજી એ ભેગા થયા હતા એમની ત્રણ બહેનો સાથે હતા આમનાજી પણ મને મોટા છે એ ત્યાં ભેગા થયેલા માસતીજીઓ પાસે તો ત્યાં કલાવતી માસતીજીની દવા તપાસ કરતી તપાસ હતી હું એટલે મેં આવ્યા પછી કહે છે કે તમે કંઈ ભાવ ના કરો અને દાદા ભગવાનનું નામ નામ કે એમના નામે સંદેશો મોકલાવો કે અમને ચાર દિવસમાં સારું થઈ જાય અને હવે એમને છે તો છાણું બદલવાનું છે તો કે તમે કંઈક પ્રાર્થના કરો કે છે આ ભલે પ્રાર્થના કરીશ અને દાદાનું નામ લઈએ તમે દવા પીશે એટલે બધું સારું થઈ જશે કેટલામ ધોરણ છે સાયનથી માટુંગા આયા સાયનથી માટુંગા આયા સાયન હતા ને હા હા એટલે થાણ બદલવાનું હા ઠાણા બદલવાના પાછા ઠાણા થયા ગુણસ્થાન ભગવાન ટીકાવાળી હોય કે ટીકા રહી હોય પણ વાત તો પહોંચી ટીકાવાળી વધારે વેરી પહોંચે જય સચિદાન જય જય જય જય જય બીજું આપણે અહીંયા આગળ એવા છે ને મયોમય જન્મ કરેલા છે ધર્મ એ ફુવારી કે ને કે આ કરેક્ટ છે તારે પાત્ર થાય બરાબર પોતાનો પોતાનો નહીં પોતાના પાડોશીનો નહીં ઇન્ડિયનનો નહીં કોઈનો ભાઈ કારણ ચંદ્રદેવ ચમકી ગયા છે જંગલ પર ગયા જેવી ચમકી ગયા પ્રોગ્રામ કર્યો છે બધો હા તે ચોપડીઓ છપાઈ છે અચ્છા રાજા બોર્ડ આપી શકે પણ જે સમજી આપી શકાય તમારો નો અવાજ પેલા વેલો ભગતસિંહ મહારાજ ને હમણાં તબિયત બહુ વીક છે આનંદ બહુ ભોળા ભત્રીક હિંસારી કહેવાય નહીં આગળ છે જ્ઞાન પામવું અહમ અહમ જવું જેવી વાત છે પાસઠ વર્ષમાં ચાલીસ વર્ષની દીક્ષા અને ચાલીસ વર્ષનો કેપ અને જે અહમ ગયેલું છે એ તો અંદર બેસી ગયેલું વાગરે જ નહીં ગયેલું થયેલું જતા ખરે અંદર આનંદ રહે છે એવું બધું અમે એ બેનને જરા પચીસ દિવસ લોણાવાડામાં સાથે રહ્યા જ્ઞાન આપ્યા પછી હા એની સાથે પચીસ દિવસ પચીસ દિવસમાં અમે રોજના છ થી આઠ કલાક શુદ્ધાત્મા મારી એને શુદ્ધાત્મા શબ્દ અને શુદ્ધાત્માનું લક્ષ્ય એને બરાબર અહીંયા ઉતરી ગયું વિજ્ઞાન વિજ્ઞાન ભૂલવાનું નથી લોકો માર્ગ ભૂલ્યો બરાબર છે સ્ટેશન તો એક્ઝેક્ટ એ જગ્યાએ સ્ટેશનમાં ફરક નથી લોકોના પર બધે શંકા પર નથી ખાલું જ્ઞાનમાં કઈ ફેર છે પછી તમને જગા નહીં મળે એમને જ ભાવ કરે નહીં આપણે જગાડ બહુ પડેલી નથી નહીં જગાડ નહીં પડેલી દાદાની પડેલી છે હે કેવા અંતરાશયો છે બધું કે છે કે ચોથો આવ્યો જતો એના ત્રીજો આવ્યો છે Iya, iya, iya, Kami ya, ya. kan tidak menjadi ini કલાવતી માતાજી ની સાડી આવી દાદા એમને બહુ બ્લીડિંગ થઈને કાર બહુ ચક્કર આવતા હતા ઉઠાતું નથી અરવિંદ જાય સજાવજો અરવિંદ કોઠારી હા જય સચિદાનંદ નામ યાદ રહે ચોપડીઓ બધી ધોતી મૂક્યું તેના રૂમાલ બનાવ્યા છે એનું કેમ લાગે છે દાદા આ નું કેમ લાગે છે આપને ડુંગર છે મારા સાહેબ નું તબિયત વધારે સિરિયસ છે એના માટે કોઈ જાતની ખોટ ને નફો રહ્યો નહીં પછી રહ્યું છે જો નફો ખોટ રાખી આઈટમ જ કાઢી નાખી આઈટમ નથી કાઢી નાખી આઈટમ નફા ખોટ ની આઈટમ જ કાઢી નાખી બધો નફો જ છે ને જે માલ આપણો હશે એટલો એમાંથી કોઈ આગળ પાછળ થનાર નથી એટલે કાલે મને એમને બોલાવ્યો તો કોલ કરીને પણ હવે મેં અહીંયા આવવાનું કંઈ નક્કી કર્યું હતું એટલે પછી એને માંડી વળ્યું કાલે તો કોઈ એમ કીધું તબિયત સિરિયસ છે તમે આવો હોય પરમ દાડે પરમ જજો મારું અચ્છા કારણ અને શું ભરવાનું કામકારી જે આવે બીજું શું અમરપદ લીધો તેનો કોઈ વાંધો છે જરાય નહીં જ્યારે અમરપદ લીધો હોય તેનો વાંધો છે કે કોઈ દેશે આ બરાબર છે અરે અમરપદ ના લીધેલો નથી હોય ક્યાં ખોવાય શું કહેવાય ચતુર્ગતિમાં કયા ખાડા ઉદેક પડે કયા દરિયા ઉદેક પડે દરિયામાં પડે કે વિહંગમાં પડે કેવું બરાબર કેવા જાય છે કે આ તો ભગવાન રામની પાસે સિમંદર શાહની પાસે અને સારી જગ્યા ઉપર પાછા એ પાસે પાછળ જગ્યા નહીં પછી આ શું કર્યું ગણધર પર થઈ જાય એવા જગ્યાઓ પર શરીર ના કરતા એનો એક અડધો અંગ માં લોહી નથી ફરતું પગમાં એક પગમાં નસોમાં લોહી નથી જતું અને ચાલવા ગયા એટલે પડી ગયા ઉંમર કોઈ પંચોત મને બહુ યાદ નથી બ્યાસી બ્યાસી તો તો હા મને એસી બ્યાસી ને પોતાનું આયુષ કીધેલું મને કહે છે મારે પંદર વર્ષ બાકી છે કેમનો છે આપણે વેપાર બરોબર ચાલે છે હારો વેપાર હારો ચાલે છે પપ્પાજી ને ત્યાં બોલી આવી જઈ પપ્પાજી બોલી આવે પપ્પા સચિદાન કેવડાવ્યું છે કઈ રીતે પપ્પા જે સચિદાન કરી છે કે બોલીએ નથી આવતા નથી આવતા તા કાગળ ના લખો તે કાગળ લખજે આજે આવી જાઓ લખી હા પેન્સિલ પેન્સિલ છે પેન્સિલ પેન પેન છે પેન છે પેન છે તો કાગળ આપીએ લખી નાખો ને ફૂલની પાંખડીઓ તોડવાનો મગજ છે આ શું કરે છે ઇન્ફોર્મેશન આવી ને એટલી બની કરવા રાખ્યો મને પેલો કહી ગયો રમેશ ને બાબો હા એ કહી ગયો પેલા સેટ વેટ નથી આવ્યા તમને બધા હારા છે તબિયત વ્યવસ્થિત બધું ભેગું થઈ છે વ્યવસ્થિત આ કામમાં જ ગુરુ પૂર્ણિમા મહત્વ એનું મોટા મોટું મહત્વની એની ટાઈમની કિંમત છે સંસારી લોકોને ગુણ ગુણાવું જોઈએ તો એમને ભૌતિક લાભ થાય ભૌતિક લાભ અને આમાં તો પૂર્ણત્વને લાવે શું કહ્યું પૂર્ણત્વને વસ્તુત્વ તો થઈ ગયું વસ્તુત્વ થઈ ગયું પૂર્ણત્વ પૂર્ણત્વ દશાને પ્રાપ્ત કરાવે બરાબર અત્યાર સુધી રખડવાનું એ જ કારણે થયું છે ને અત્યાર સુધી રખડવાનું કારણ શું એ જ કારણ ને સદગુરુ મળ્યા નહીં વસ્તુ તો પ્રાપ્ત ન વસ્તુ તો પ્રાપ્ત મને બહુ મળ્યા હા પણ ગુરુ કિલ્લી વગર ના કિલ્લી વગર ના ચાવી નહીં તીર્થંકરોના હાથની ગુરુ કલ્લી લઈને બેસ તો કઈક વાર નહીં તું ડૂબીશ ગુરુ ગુરુ કિલ્લી જોઈએ ભારે એક બાજુ અને એક બાજુ છે તે તરવું છે બે આમ ગુણાકાર માંથી વચ્ચે કિલ્લી જ રહી છે કોઈ ગુરુ કિલ્લી જોઈતી હોય જ્ઞાન ના જોઈતો વાંધો ને કિલ્લી જોઈતો જ આપીશ ઠીક છે બરાબર જો ગુરુ એટલે ભારે પેલો બાપજી બાપજી આમ આમ કર્યા કરે પેલા બાપજી આમ કર્યા કરે કઈ જાતના બીજું બે ફૂટ તો ભાઈ હાડ્યું મળે ને મળે કામ કરતા નહીં આવે બેભાન પણ કરી રહ્યા છે લોકાચાર કરી રહ્યા છે અને લોકાચાર જવાબદારી કેવા જવાબદારી હા બે બે જવાબદારી વર્તન ન થાય તમે પાર્ટી પર બેઠેલા પુરુષો આમ કરો છો કોની કોની જવાબદારી પર કરી રહ્યા છે જે મહાવીર કરતા ડરતા હતા પોતે મહાવીર ડરતા આમ કરે મનમાં એમ થયા કરે એમના જીવરાજ મહાવીર એમને દેખાયા કરવામાં બરાબર એવું ના રાખે રહી ગયું તો અમને ખેત ડરતા હતા ભગવાન ડરતા હતા આ જગત કોઈ ચીજથી ડરતા નતા પરમવીની થી ડરતા હતા કે પરમવીની માં કદાચ ન રહી ધર્મસ્થળ છે બધાનામાં મહાવીર વસેલા અને એક્ઝેક્ટ મારી દેખાય છે ત્યારે તું મહાવીર એક્ઝેક્ટ છે શું કરે બરાબર છે મારા નતા અમદાવાદ તો ઠપકારે મહારાજ આમ કરે છે આ શિક્ષાઓ લીલી પાઘડી વધેલા એ પાઘડી વધેલા ગયડા બચેલા દોહાઓ સ્થાનકવાસીઓ બાપી બાપી ભલે એ લોકાચાર કરતો હોય પણ એની પાસે ફોટો ફોટોગ્રાફ તો એક્ઝેટ આવશે ને હા ફોટો પાડી લેશે એક્ઝેટ આવશે તો કે ને ભાઈ આ વિનય કરી ઊંઘ તો ગુજરાત તો કંઈક કરી રહ્યો છે વાત તો ચોક્કસ ચોક્કસ અને તમે આમ કરીને કરે બાર લાખના બાદશાહ જે મારી દશા દશા નહીં કઈ જાતના લોક છે તે ગુરુ કિલ્લી છે નહીં એવું મને ખાતરી થઈ ગઈ કિલ્લીઓ વગર ના શું ફરો છો કિલ્લીઓ લઈને ફરો દુબાડ વાળો ધંધો માર્યો છે મારે ભાઈ આ ભરવાનું આવ્યું બધું વધેલો મીઠું બોલેલા બરાબર તીર્થંકરો ચરમ શરીરી હોય હા એટલે એમને મળે અવરું વેણ ના ભાઈ અમારે જે થવાનું છે સાહેબ વિતરાગ ભાઈ કેવું બરાબર બહારનું જુએ નહીં તો મારી એમ છે બીજી હોસ્પિટલ નહીં ઉતરવાનું બરાબર શરમ નહીં ને અવતાર વાર વાત લાંબો કાળ નો થાય કે ટૂંકા કાળ નો ટૂંકા કાળ નો થાય ટૂંકા કાળ બે કરી નાખે બે થાય પણ નિર્ભય સ્થાન પર બેઠા છે શું છે નિર્ભય સ્થાન જે સ્થાન કોઈ જૂઠવી શકે નહીં ક્યારેય પણ નથી જૂઠવી કોઈ જૂઠવી શકે નહીં આપણે આપણા આપના આપના સ્થાનમાં બેઠા છે અને શાંતિલાલ ભાઈ આપના સ્થાનમાં બેઠા છે હવે શું આવે ભાઈઓ પેલા જ્ઞાન સારું કયું નથી જે મારે સંસારીને ઘેર વેપારના ચોપડા વાળી રૂમમાં ચોથી ભાઈ એને એને હજી મગજ બરાબર નથી એને એમ કે આમ તો એને આ બધી સાસુન ઘર પેલા ગામડામાં ગયા હતા ત્યારે એ બાઈ ત્યાં બેઠેલી ને બે હતા એમાં એ સાથે હતી એટલે એના આ બધી વાતની તો ખબર ખરી પણ એમના બધા જ્ઞાન લીધું એટલું એને સમજાણું પણ પેલું આ ચરણ વિધિ નો ખર્ચ ના કરે ના પચીસ જણા બે હોય બે મને કહે છે બધા જ્ઞાનમાં બે છે એ જાણે કે આપણને જ્ઞાન આપે છે આ બધાને તે આપણે લઈ લેવાના જ છે પણ પેલા ને તો જે કલાવતી હતા ને એને તો એ સમજાણું હતું આત્મા શાસ્ત્ર પણ ઉતરી શકે એવું નથી અવક્તવ્ય છે અવર્ણનીય છે એ તો જ્ઞાની પુરુષ પાસે એટલે કૃપાભાઈ બહુ સજ્જડ બધું દબાણ કરીને કર્યું છે કે આખું સમજો સમજો સાયકલથી જ્ઞાની પુરુષ સાહેબ તમે આમ કહો છો જ્ઞાની પુરુષની પાસે આત્મા છે તો અમે દઈશું તો સાહેબ એમને શિશુ ત્યાગ કરેલો હોય માથું મળેલું હોય ક્રોધ કરતા હોય ના ત્યાગા ત્યાગ સમજો નહીં રાખે બરાબર એનો છે બરાબર એમનો લોટ ફરી નહીં કરતું ફરી નહીં એમ છે વાણી